દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના शिंदे जयकार हो दादा भगवान शिंदे जयकार हो दादा भगवान शिंदे जयकार हो दादा भगवान शिंदे जयकार हो दादा भगवान शिंदे जयकार हो दादा भगवान शिंदे जयकार हो दादा भगवान शिंदे जयकार हो दादा भगवान સિંગય દેકારો દાદા ભગવાન સિંગય દેકારો દાદા ભગવાન સિંગય દેકારો દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન કામના અસીમ જય જયકાર સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ શરીર આવી ગયો અચ્છા ખરો કમાણીના વખતમાં આવ્યો આ આપણા દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન એની કમાલ છે અક્રમ વિજ્ઞાન ની કમાલ છે આપણા જીવનમાં જે વાલા માલું હતું આજે સહેજે વહેતું મૂકી જાય છે જુઓ દાદા ભગવાનની કેટલી અદભુત કરુણા કૃપા જે કોઈનાથી વહેતું મુકાય નહીં એવું એમના નિમિત્તે હાજરીમાં સહેજ મુકાઈ જાય છે એટલે ધંધાની જગ્યા અત્યારે અત્યારે સિઝનમાં કમાવાની હોય છોડે કોઈ ખેતરની વરાફ હોય ક્યાં છે આવું બધું અક્રમ વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન એટલે આપણે આપણા પોતાના જીવનનું વિજ્ઞાન આપણે આપણા જીવનમાં અંતરથી આપણું જીવન કેવી રીતે જીવાય એના માટેનું વિજ્ઞાન અને બહારથી આ જીવન જીવાય તે બધું બહારના વ્યવહારમાં કેવી રીતે હોય કે અંતરમાં વિજ્ઞાન સ્વરૂપે ના હોય તો કેવી રીતે બહારનું ઠેકાણું પડે એટલે જ ના પડે બેનો એટલે અંદરના બહારને બેને મેરે પાડનારું વિજ્ઞાન છે આ બોલો તારા બારમાં જ ખોળીલા રહ્યા કરીએ બારમાં જ અટવાયા કરીએ ભાઈ ભાઈ ચૈની તારે ગયા એવું કે છે કઈ એવું છે કે છે શું કે છે એવું એ શું છે એટલે ખબર છે તમને લોકોને આજના લોકોને કોઈ ખબર ના પડે આ નાનપણની રમત નહીં નાનપણની રમત જય સચ્ચિદાનંદ પુષ્પાબેન ચાલો વાતો કરો તારે પ્રીતિ હરીશ પટેલ પ્રીતિબેન કોણ છે ઓ તમે છો મંગળવારે તારીખ સત્યાવીસ ચાર બે હજાર દસના રોજ થયેલ સત્સંગમાં એટલે કે અત્યારે સુધન ઉપર આપતા સૂત્ર દાદા ભગવાનનું સમજાવતા આપના શ્રીમુખેથી નીકળેલ વચનો હતા કે જ્યાં સુધી ઉપચાર છે ત્યાં સુધી આધાર છે અને શુદ્ધાત્મા નિરાલંબ છે તો આ બાબતનો ફોડ પાડવા વિનંતી કરું છું એટલે અક્રમ વિજ્ઞાન આ કારણ વિશે જે અપવાદ સ્વરૂપે ખુલ્લું થયું અને દાદા ભગવાન થકી એ બધાને પ્રાપ્ત થયું ને થતું રહે એમાં આપણને અંતરથી જે સ્વરૂપ જ્ઞાન મળે છે સંપૂર્ણ શુદ્ધ સર્વાંગ શુદ્ધ સ્વરૂપ એ બીજ સ્વરૂપ હોવાથી એ બીજ સ્વરૂપને એનો પૂરો વિકાસ થાય પોતાનો એના માટે જે આજ્ઞાધર્મથી બાકીનો જીવન વ્યવહાર આપણે દબાવવાનો છે એમાંથી નીકળવાનું છે એમાં શુદ્ધાત્મા પ્રાપ્ત થાય છે આપણને શુદ્ધ દશાએ કરીને તે આપણી અશુદ્ધિ હતી એ અશુદ્ધિનો ભાગ નીકળે છે હું ને મારા મારા પણ એ અશુદ્ધિનો ભાગ છે એને દર્શન મોહ કહે છે દર્શન મોહ એટલે દેખનાર અંદર છે જોનાર છે અને છતાં વચમાં પડદો છે દેખાતું નથી દેખાતું નથી એ પડદો આખો હટે છે અને એ અશુદ્ધિ એ બાબતે કહી અને પડદો હટી જતાં જ અને પોતાના સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થતા જ એ બંને સાથે થાય છે ત્યારે આપણે શુભ અને અશુભમાં આવી જઈએ છીએ શુભાશુભ એ શુભાશુભ કેવું છે કે થયા કરતું છે કેવું શુભાશુભ એટલે કર્મના શુભ ને અશુભ ઉદય પ્રમાણે એ આવું કુદરતીપણે થયા કરતું છે એમાં આપણે શુદ્ધાત્મા એ નિરાલંબ છે શુદ્ધ દશા સંપૂર્ણ શુદ્ધ સર્વાંગ શુદ્ધ નિરાલંબ એટલે એને અવલંબન ના હોય જેમ આ આકાશ છે એ આકાશ અનાદિથી છે અને અનાદિથી રહેવાનું છે એ તત્વ છે તત્વ સ્વરૂપે આવો તત્વ સ્વરૂપે છે આકાશ કેમ છો બેસો બેસો બધા અરે ઋષિ સાહેબ શું વાત કરો છો અરે તમે આ છો અહીં આવી જાઓ તમે હે આવવું તમારું અહીંયા પહેલી ખુરશી મૂકો આ બાજુ આ બાજુ આપો પહેલી એમાં આ શુભાશુભ જે થવાપણામાં એને કંઈ આધાર આપવાની જરૂર નથી આપણે છતાં જેટલી ચિકાસ છે ચીકણો ભાગ છે મન વાણીને આમાં એવો તો બધી કુદરતી પ્રમાણની હોય એ થવા પણાવાળી હોય પણ ચિકાસવાળો ભાગ હોય એમાં હું શુદ્ધાત્મા છું એ આપણું હોવા પડવું અને અસ્થિપણું આખું વસ્તુ સ્વરૂપનું એમાં એ ચિકાસને લીધે આપણને હજુ બધા પલગા બાકી રહેલા છે શમ્માના જે બધાને હોય મન માની કાયાના એ બધામાં આપણને કંઈક આપણાથી આધાર અપાઈ જાય કે ટેકો અપાઈ જાય એવું થઈ જાય એટલે દાદા ભગવાને કહ્યું કે ત્યાં આપણે એવું શુદ્ધ ઉપયોગથી આપણે જાગૃત રીતે રહેવાનું છે હવે શું રહ્યું આપણું ખાલી બોલવાથી વાગ્યું ભાઈ થોડો વાગ્યો છે એટલે હા સંભાળન કરો ઉત્સાહ સાચું છે જરા વાગ્યું જરા પેલું પાછળ પૂછવું એવું એટલે આ જ્યાં સુધી ઉપચાર છે એટલે ઘણી વખત આપણું જ્ઞાન થાય ત્યારે જે શાસ્ત્ર એનો અભ્યાસ હોય ને બધાનો હોય તો કે આ તો ઔપચારિક રીતે હું વાત કરું છું એવું કહી શકે જાણે કે પોતે નથી એવી રીતે શું કે ઔપચારિક રીતે એ ઉપચાર ઔપચારિક રીતે કરતા જે ઉપચાર થઈ જાય છે ઉપચાર વગર ઔપચારિકતા ના હોય ચાલ સાહેબ સમજાયું ઉપચાર આ શરીર છે તે કુદરતી પડે શુભ અને અશુભના ખાલી થવા પડે એ અનુપચાર સ્વરૂપે શું કહ્યું એમાં ઉપચાર કરવો ના પડે એવી રીતે પ્રયાસ કરે છે શું કહ્યું હમ બે જાતના આપણે કહે છે ને વોલેન્ટરી અને ઇનવોલેન્ટરી બે કહે છે ને ઇનવોલેન્ટરી જે ભાગ છે બધો અનુપચાર છે એટલે કુદરતી પણ થયા ચાલ્યા કરે અને વોલેન્ટરી એટલે એમાં બનાવી જાય એટલે આપણા પડઘાને લીધે આ બને છે એટલે આ વાત કરી હતી સમજાય છે બેન પડઘા છે બધાને આપણે જેટલું સમન બધું ચાલ્યા જ કરે છે પ્રોસેસ એમાં ગભરાવાની કંઈક છે નહીં પણ પ્રોસેસ ચાલે છે એટલો આપણો ખ્યાલ હોવો જોઈએ બસ એટલું જ એટલે હું આ તે વ્યવહાર છે નિશ્ચય અને રિલેટિવ છે અને હું રિયલ શુદ્ધ આત્મા આટલું તે વખતે એ થઈ ઉપચાર વખતે ખબર નહીં પડે પણ પછી પછી થાય એટલે તરત જ આટલું કંઈક બરોબર છે આ થયું આમાં પણ આ આમ ને આમ એવી રીતે એટલું કરીએ ત્યારે પડઘો સબી જાય આપણો હવે સમજાયું એટલે જે પડઘા છે જે પડઘા છે આપણા એને ઉપચાર શું કહ્યું જે આપણા પડઘા છે પડઘા છે ઉપચારમાં જ જાય ને પડઘા તો સમન થાય છે પણ આ બુદ્ધિ વચમાં ઉપચાર કરાવે ને હા બુદ્ધિ એટલે અંતઃકરણનો ભાગ બધો હજુ શરીરનું ચિત્તનું આમ તેમ જવાપણું શુદ્ધ ચિત્ત પ્રાપ્ત થયા પછી પણ સમજાયું ને એટલે શરીરનું જે ચિત્ત છે હજુ એમાં આ ચીકણાપણાનો ભાગ છે તે બધો સહજપણે ફર્યા કરે તે વસ્તુ જુદી સમજાય એ તો પ્રકૃતિની સહજતા થાય તારે જેવું રહે સમજાયું એ ચિત્ત સ્વરૂપ અને પોતાનું શુદ્ધતા એ કેન્દ્ર છોડે નહીં ક્યારે પણ એટલે કેન્દ્ર છોડે નહીં એ રીતે એ શુદ્ધ ઉપયોગપૂર્વક જ હોય બધું બધા જ વ્યવહારોમાં વ્યવહારમાં વ્યવહાર ઉપયોગ હોય પણ છતાં કેન્દ્રવર્તી શુદ્ધ ઉપયોગ એમનો કેન્દ્ર જ રહ્યા કરે આ બે રીતે બને સમજાયું બેન ચાલો એ રીતે એ દાદાના આપતા સૂત્રો પરથી નીકળેલી વાત બીજું કહો દાદાજી એસએમ આવ્યા છે દાદાજી નથી દાદાજી હા બોલો દાદા ભગવાનનું સૂત્ર છે ને આપતા સૂત્ર કે આ એક બોલ સચવાઈ ગયો એમાં બધા મહાવ્રતો આવી ગયા એ જરા સમજાવો ને એટલે અક્રમ વિજ્ઞાનમાં હું શુદ્ધાત્મા છું અને મન વાણીને કાયા સ્વરૂપ જે જેને દાદાએ કહ્યું કે ફાઇલ એટલે કે અશુદ્ધાત્માથી પર એવું તે ફાઇલનું હોવાપણું અને હું શુદ્ધાત્મા એટલે સ્પષ્ટ નોખા પડ્યા ત્યાર પછી મહાત્માઓએ જાગૃતિ સ્વરૂપમાં વાણી અને વાણીના ઉપચારમાં બહુ જાગૃત રહેવું ઘટે એટલે વાણીના ઉપચારમાં ઉપચાર સ્વરૂપે ના હોય સમજાયું અને એ રેકોર્ડ સ્વરૂપ છે એવું રહ્યા કરે પણ એકદમ તો કેમ રહેશે આ પડઘા શમન નહીં થાય ત્યાં સુધી એટલે એ જો બોલ સચવાઈ ગયો તો બધું સચવાઈ ગયું એટલે દાદા ભગવાન અત્યારે આપણે એમને ત્યાં દર્શન કરીને આવ્યા ને ઘરમાં ત્યારે મેં વાંચ્યું તમે નહીં વાંચ્યું હોય એટલે હું નજીક જઈને વાંચી આવ્યો કે માણસનું કોઈ પણ માણસનું કોઈ પણ વ્યક્તિનું ઓળખાણ કરવા માટે એમનો આચાર ને વિચાર બાહ્ય આચાર વિચાર જોવાના નથી શું કહ્યું પણ સામાન્યપણે સમાજ ને સામાજિક જીવનમાં અને વ્યવહારિક જીવનમાં આનાથી ટેવાયેલા જ છીએ આપણે ફક્ત એની વાણીથી ઓળખી લેવાના છે જો ઓળખાણ આપણને પડે કોઈનું દરેકનું તો વાણીથી જ પડે ના સમજાયું જ્ઞાની પુરુષ માટે પણ આ જ કહ્યું છે કે જ્ઞાની પુરુષ આ છે એવી તો કેવી રીતે ખબર પડે આપણને તો કે જ્ઞાની પુરુષ ખબર પડે માટે બે છે એક એમની આંખો અને બીજું એમની વાણી આંખોથી કોઠળ પડવું બહુ અઘરું છે ઘણું જ અઘરું છે આંખોનું માપ કોઈને નીકળી શકે નહીં બહુ મુશ્કેલ છે દશા મળી છે છતાં પણ એ મળે તો તો કામ થઈ જાય કોઈ જગાએ ખેંચાય નહીં કોઈ છાયા ના પડે કશી એવું થઈ શકે છે બધે સામાન્ય ભાવ થઈ જાય પછી તો એનો અર્થ એવો નથી કે આપણે ઉડ્ડન દેવા થઈ જઈએ ઉડતા એ તો બહુ વિનય થાય એટલે કોઈને દુઃખ ના પહોંચે એવી રીતે હોય પરંતુ એ સ્થિતિ આવવી જરાક આ વ્યવહારમાં નીકળ્યા પછી એમના નથી આવતી પુરુષાર્થ બહુ માગે છે જાગૃતિને પુરુષાર્થ સમજાયું ને બાકી આ વ્યવહાર જેવો છે કે જ્યાં દરેકને શુભાશુભ પ્રમાણમાં જ્યાં દાદાએ કહ્યું છે કે મળતા આવતા પરમાણુઓ ત્યાં આગળ આપણને એકબીજાને ગમવા પણ હોય કુદરતી એવા જ ભેગા થાય સમજાયું અને ના ગમતું હોય એ ભેગા તો થાય જ પણ ત્યાં આગળ એ જશે નહીં એટલે બે ભેદ રહ્યા કરે થાય જ ભેદ રાખવાથી નથી રહેતો પણ આ અંદર આવ્યું છે એ નિકાસિત ભાગ છે આખો એનાથી રહ્યા જ કરે નિકાસિત ભાગ તો સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીના હોય છે શું કહ્યું હા હવે સ્થૂળતમ ભાગ ગુજરાત જાડો કયો બહુ એ આ જ્ઞાનમાં ના હોય આ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ પછી એ સૂક્ષ્મથી સૂક્ષ્મતમ સુધીના કહી શકો તમે પરંતુ સૂક્ષ્મના ભેદ પડી જાય છે પાછા એટલે સ્થૂળમાંથી તો નીકળી જ જઈએ છીએ આપણે સમજાયું એટલે સ્થૂળના ત્રણ ભાગો છે શું કહ્યું સ્થૂલ એક ભાગ બોલો બોલો આગળ બોલીએ બીજો સ્થૂલ સ્થૂલ પહેલો ત્યાર પછી એનાથી ઝીણો આવે સ્થૂલ સમજાયું સ્થૂલ સૂક્ષ્મ સ્થૂલ સ્થૂલ સૂક્ષ્મ અને સ્થૂળ કારણ એટલે બહાર ધર્મ અને ધર્મના આરાધનાઓ થાય છે અને બહાર સાધુ અને સંન્યાસી ધર્મ છે ત્યાગ ધર્મ છે એ બધામાં આ ત્રણ ભાગમાં બધા આવી ગયા આખું ભારત આવી ગયું બધા ભારતનો બધો સમાજ સાધુ સમાજ જેટલું બધું છે બધું આવી ગયું સમજાય છે સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ પછી જ જે સ્થૂલ કહ્યું ને પહેલું એ સ્થૂલમાં સ્થૂલતમથી સૂક્ષ્મતમ સુધી કહ્યું કે સ્થૂલ સ્થૂલતર સ્થૂલતમ એવું એટલું બધું હોય છે એમાં એટલે સ્થૂલ ભાગ ભાદરતનો કહેવાય અને પેલો સ્થૂલતર ને સ્થૂલતમ છે ને એ બધો બધો બહારનો કહેવાય ભાગ સાહેબ એટલે સ્થૂળમાં તો આખું બધું આવી ગયું આ ત્યાગ ત્યાગ બધું આવી ગયું એટલે સ્થૂળ ત્યાગ વર્તે છે વર્તાવે છે કરે છે કરાવે છે કરતા પ્રત્યે અનુબોધે છે શું કહ્યું એ બધું સ્થૂળમાં આવી ગયું એટલે બધા ધર્મના આરાધના આવી ગઈ ત્યાગ અને ત્યાગ ધર્મ સમજાય નહીં આ ત્યાગ ધર્મ કરવાથી થતો જ નથી ક્યારેય પણ ના થાય એટલે સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ પછી આપણે સૂક્ષ્મમાં પ્રવેશ પામીએ છીએ પણ હવે એમાં સૂક્ષ્મમાં પણ પાછા ત્રણ છે એ આ વ્યવહારને ઉપચાર કયા તે કયા તો કે સ્થૂલ સૂક્ષ્મ બોલો એ કયું કહેવાય કહો જીભ ડુલી શું બોલો હમ લુલી કહેવાય સમજાય છે સ્થૂલ અરે સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ સ્થૂલ સૂક્ષ્મ પેલું કહ્યું પછી બીજું આવે સૂક્ષ્મ સ્થૂલ એ કોને કહેવાય એ જ લૂલી પણ હાલ્યા વગરની પણ અંદર સરવરા થયા કરે વાણી સ્વરૂપે એને અંતર અંતરવાચા કહી અંતર વાચામાં ડૂલી હાલે છે બહુ જરા વધારે થઈ ગઈ હોય કરે કોઈ બોલે એ બધું થાય પણ તમે સાચી જોશો સાચી અંતરભાષા સમજવી હોય તો હાલે જ નહીં અને છતાંય વાચા ચાલે કે ના ચાલે અટકે છે કોઈ દાડો કોઈ ના કોઈ શબ્દ એટલે સૂક્ષ્મ સ્થૂલ સ્થૂલ સૂક્ષ્મ સૂક્ષ્મ સ્થૂલ અને સૂક્ષ્મ કારણ શું કહ્યું અહીંયા આગળ આ બોલ સચવાઈ ગયો એના પાંચ મહાવ્રત સચવાઈ ગયું નહીં સમજાયું અહીંયા આગળ આખો આ બોલ સચવાની ભાગ આવે છે એટલે એ અંતર અંતર અંતરભાષા એ લેવલે આવે છે એ બહુ એ વચ્ચેના સ્તરમાં ગયું સમજાયું ને સૂક્ષ્મ સ્થૂલમાં ગયું એટલે એમાં રિલેટિવ અંતરવાચા ચાલે એની આપણે શુદ્ધાત્મા એ કરીને શુદ્ધાત્મા ભાષાથી આપણે રિયલ ભાષાથી એ પ્રાજ્ઞા શક્તિ આપણને એની સામે ડીલિંગ કરાવે એટલે આપણે જ આપણી અંતરભાષા અંતરવાચા જોડે ડીલિંગ કરીએ હવે સમજાયું આ બહુ ઝીણી વાત છે બહુ ઝીણી વાત છે અનુભવ કરાવે એવી વાત છે પણ આના માટે ફુરસદ મળે તો જ થાય નહીં તો ના પણ થાય અને જો સ્ટેજ થયું તો હાલતા ચાલતા બધી રીતે થયા કરે છે પરંતુ એમાં જેટલી જેટલી ચિકાસ રહી ગયો આ કારમાં પાંચમા આરામાં એ ચિકાસ સો સો ટકા નથી નીકળી શકતી સમજાયું પરંતુ આ વાડીનો બોલ સાચવવા માટે બિલકુલ એટલે તે સ્ટેજ સુધી પહોંચી શકાય છે એટલે પાંચ મહારત આવી જાય છે એમાં એ સ્ટેજ બને છે એમાં એટલે એ વાણી પછી ત્યાંથી દેશના સ્વરૂપ ફૂટે છે પછી થોડી પણ થાય શરૂ શરૂ બધા દેશમાં ના જઈ શકે સમજાય આટલું આ ત્રણ વસ્તુ થઈ એટલે સૂક્ષ્મમાં આપણે વર્તના ભાગમાં આવી ગયા વર્તના કારણ કે સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ પછી એ આજે આ અદભુત આશ્ચર્ય પાંચમા આરાનું દાદા ભગવાનથી આપણને અક્રમ માર્ગે કરીને એટલે લિફ્ટ માર્ગે કરીને આપણે પ્રાપ્તિ થઈ તે અને થયા કરે છે તે જેનો જે હિસાબ હોય તે પ્રમાણે સમજાય છે એટલે સ્થૂલ સૂક્ષ્મ ત્યાગ વર્તે છે વર્તાવે છે વર્તના વર્તાવા અનુમોદના કરે છે સૂક્ષ્મ સ્થૂલ ત્યાગ વર્તે છે વર્તાવે છે અને એના માટે અનુમોદના સૂક્ષ્મ કારણ ત્યાગ વર્તે છે વર્તાવે છે વર્તના અનુમોદે છે એટલે આપણે સિદ્ધાંત પકડાઈ ગયો કે આ એક બોલ એનો સચવાઈ ગયો તેને પાંચ મહાવ્રત બધા આવી ગયા સચી ગયા બોલ બહુ જ આ ઝીણી અને ગંભીર વાત છે રાજવાની દાડી હોય અને દાડીનું એકતા હોય અને રતિભાર અને ઝીણામ ઝીણું આપણું માફ કરવાનું હોય લેબોરેટરીમાં હોય છે ને આપણા નાનામ નાનું મૂક્યું પ્રમાણ તો પણ એ જરા હાલે ત્યાં આગળ એ દાડી જે કહેવાય છે એવું આ વાણી છે એટલે બોલ સાથે સાચવવું એટલું બધું એ છે ત્યાં આગળ જરા પણ એ દાડી બિલકુલ દાડી સ્વરૂપ જ વોટર રહેવી જોઈએ એ ત્યાં સુધી આવે તારે બોલ સચવાય નહીં તો સચવાય નહીં બહુ ગંભીર આપણે સત્સંગ સત્સંગમાં બધા બેસીએ ખરા પણ ત્યાં આગળ ભૂલ થાય ક્યાં એ તો ખબર તો પડી જ જવી જોઈએ પડે આપણાથી જલ્દી ભૂલ નીકળે એવું આપણે ખૂંચે એનું પ્રતિક્રમ કરવું એકદમ થાય સહેલું નથી પણ જો સ્કોપ મળે ને ખબર પડે કે તરત યથાર્થપણે પ્રતિક્રમણ કરી લેવું જોઈએ બહુ જરૂરનું છે અને આપણે બધો સરળ ને સીધો ના વ્યવહાર રહ્યા કરતો હોય તો પ્રતિક્રમણનો સ્કોપ કેમ ન મળશે નિષ્ઠા થઈ અને એના માટે આ વ્યવહારને કંઈ ખરબચડો કરવાની પણ જરૂર નથી એનો જે મળ્યો તે પણ પ્રતિક્રમણ તો બહુ અત્યંત એટલે અક્રમ માર્ગમાં પાંચ આજ્ઞા તો મુખ્ય પુરુષાર્થ છે પરંતુ પ્રતિક્રમણમાં એ પુરુષાર્થ સાથે થોડુંક પરાક્રમ પણ ઉમેરાય છે અને ત્યાં સુધી કે દેખાતી ના ભૂલ હોય એમાં પણ એ ભૂલ ના દેખાય એવી આપણે આગળ ખેંચી લાવી અને એને પછી જોઈએ અને એના પ્રતિક્રમણ કરીએ એને ઉદીર્ણા કહે છે ઉદયમાં હજુ એ ઉદય પ્રમાણ આવ્યું નથી એને ઉદયમાં લાવીએ છીએ આગળ ઉપર આવવાનું ઉદયમાં આજે ખેંચી લાવીએ છીએ અને એને પ્રતિક્રમણ કરીએ છીએ આ આજ્ઞાધર્મમાં આટલું બધું છે સમજાયું ઉદીર નાખે છે એટલે પાંચ આજ્ઞામાં પાંચ આજ્ઞાધર્મમાં બધું જ છે પણ પુરુષાર્થન જાગૃતિ અને બહુ જરૂર છે અને સામાયિક એ તો પરાક્રમ ભાવ છે આખો પણ યથાર્થપણે જેમ જેમ જ્યાંથી શરૂઆત કરીએ ત્યારથી ધીમે ધીમે એની સૂક્ષ્મમાં સૂક્ષ્મતામાં જાય તેમ તેમ એ સામાયિક અદભુત એ પરાક્રમ ભાવે બધું પરિણામ પામે છે પરાક્રમ પરાક્રમ એ પરાક્રમમાં ઉદીર્ણા થાય બધી ઉદીર્ણા કુડીના પરાક્રમ ભાવ છે આ કાળમાં જેમ જેમ અંદરથી શક્તિ આપણી ખુલતી જતી જાય તેમ તેમ આ થાય નહીં તો ના થાય શું પણ આપણે દેહની શક્તિને આપણે માનીએ તારી ગરબડ થઈ જશે કોઈને માટે પણ એક પણ વચન નહીં નીકળી શકવું જોઈએ નહીં નીકળવું જોઈએ પરંતુ એટલું સહેલું નથી આ કાળમાં બહુ એ છે સમજાયું એટલે એક બોલ સચવાઈ ગયો અને પાંચ મહાવ્રત સચવાઈ ગયા એ દાદાનું અદભુત આપત સૂત્ર છે કે બોલ ઉપર વાણી ઉપર હવે એક પદ લો બિહારી આનંદજી અને ત્યાં સુધી પછી આપણે આ ધીરુભાઈએ અનુભવ પ્રમાણ અનુભવ સૂત્રોમાંથી આપ્યા છે એ લઈએ એનો સત્સંગ હમ સાચું પૂછ્યું સમીર એમને પૂછી લીધું ચાલુ તમે ચાબા પીવી જય સચ્ચિદાનંદ સત્તરંગીણીમાં પેજ નંબર સત્તર કજ ઈચ્છા છેલી ઈચ્છા જગત કલ્યાણ કરવાની જગત કલ્યાણ કરવાની હવે કજ છે ઈચ્છા હવે કજ છે જગત કલ્યાણ કરવાની જગત કલ્યાણ કરવાની આખી આ દુનિયા પામો સુખ શાંતિ આખી આ દુનિયા પામો સુખ શાંતિ ભાવી લો ભાવના દિલથી ભાવી લો ભાવના દિલથી દુનિયાની અંદર તુરે ફરે છે દુનિયાની અંદર તુરે ફરે છે કલ્યાણ કરશે શ્રી થશે કેવળ સતકામી હશે કેવળ સતકામી એને સાતા જ મળવાની તાજી મરે વાણી હવે કજ છે ઈચ્છા હવે કજ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની જગત કલ્યાણ આરતી કર જીવનની સરગમ આરતી કર જીવનની સરગમ અમિતથી રડતા નવાણું દ્વેગ અમિતથી રડતા નવાણું દ્વેગ सर्वैः कर्मो न ધરવૈયે કરમો ના બંધન આ જીવનનો હેતુ જાણ આ જીવનનો હેતુ જાણ સિદ્ધિ જ માનવને તરવાની સિદ્ધિ જ માનવને તરવાની હવે એક જ છે ઈચ્છા હવે એક જ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની જગત કલ્યાણ કર સદધર્મની સ્પન સ્થિરતા સદધર્મની સ્પન સ્થિરતા અક્રમ ના સિદ્ધાન ત્રિકાર્ય ફલ અક્રમ ના સિદ્ધાન ત્રિકાર્ય ज्ञानेश क्रियाकारी मिलता ज्ञानेश क्रियाकारी मिलता आदादानु दर्शन छे आदादानु दर्शन छे जगत कल्याण सम्प्राति भगत कल्याण सम्प्राति हवे कज छे इच्छा हवे कज छे इच्छा જગત કલ્યાણ કરવાની જગત કલ્યાણ કરવાની સહજ મળેલી પ્રાપ્ત ફરજને સહજ પ્રાપ્ત ફરજને નિષ્ઠાથી બજવે ज्ञानो સતયુગ સામો આવીને બેટે સતયુગ સામો આવીને બેટે કરજે પ્રયોગી અનુભવ કરજે તારી અંદર છે પરમાત્મા તારી અંદર છે માગીશ તે મળવાની માગીશ તે મળવાની એક જ છે ઈચ્છા હવે એક જ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની જગત કલ્યાણ કરવાની જય સચિદાન જય સચિદાન સંભળાય છે સંભળાય છે આપણને સૂત્રોમાંથી ત્રણ સૂત્રો પૂછ્યા છે ધીરુભાઈ ગાંઠાણી સાહેબ છે તે ત્રણ સૂત્રો લઈએ એ પચીસમી પંદરમી અને છવ્વીસમી ત્રણ અનુભવ સૂત્રોની પુસ્તિકાઓ છે એમાંથી છે આ ત્રણ સૂત્રો પચીસમી પુસ્તિકામાંથી સૂત્ર નંબર અગ્નિસિત્તેર સામાને અશરીરી ભાવે જોવા એટલે બોલો શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોવા શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોવા પહેલી બે આજ્ઞા પહેલી બે આજ્ઞા આપણો અશરીરી ભાવ જ ખુલ્લો કરે છે અશરીરી ભાવ જ ખુલ્લો કરે છે આમાં પૂછે છે કે આમાં પહેલી આજ્ઞા કેવી રીતે અશરીરી ભાવ ખુલ્લો કરે પણ પહેલી બે આજ્ઞા લખ્યું છે એ સમજવાનું છે એટલે તમે પહેલી આજ્ઞા પૂછો છો એટલે પહેલી આજ્ઞા એમ એકલી હોતી નથી નિશ્ચય વગર પહેલી આજ્ઞા હોઈ શકે જ નહીં બરોબર છે એટલે નિશ્ચય ને નિશ્ચયની પ્રાપ્તિ અને નિશ્ચય પ્રાપ્ત એવા માટે જે આજ્ઞા હોય છે માટે તે આજ્ઞા ધર્મ કયો માટે તે આજ્ઞા ધર્મ કયો એટલે ચોથા આરામાં એટલે કે દ્વાપર યુગમાં મન વાણીને કાયાનું સરખાપણું હતું એકાત્મપણું હતું એને કારણે દીક્ષા યોગમાં જ એ આજ્ઞા આવી જતી હતી ત્યાં આજ્ઞા આપી નથી પડતી એટલે ત્યાર પછી એટલે મહાવીર ભગવાન પછી લગભગ બસો ત્રણસો વર્ષ પછી જે શાસ્ત્ર પ્રમાણ હોય તે એટલે કે તુલીભદ્ર એમનું ભગવાનની ભાષાનું સાદુપણું હતું એ અદભુત હતું એ જ્ઞાની હતા ભલે ભગવાનની ભાષાના હતા એટલે ત્યાર પછી એટલે ગણભદ્રભાવ સ્વામી જે પાંચમા સૂત્ર કેવી થઈ ગયા ત્યાર પછી આજ્ઞા ધર્મ બધાએ વ્યવહારમાં પણ સંયમને ત્યાગ માર્ગમાં કહેવું પડે છે કે અમે ભગવાનની આજ્ઞામાં છીએ અને આજ્ઞા પ્રમાણે અમારે આ સંયમ છે અમારો સંયમ માર્ગ સંયમ માર્ગ સમજાય છે એટલે આજ્ઞાનું આવું છે સા સાહેબ આજ્ઞા હંમેશા પ્રત્યક્ષ અને પ્રત્યક્ષની હાજરી અને પ્રત્યક્ષની હાજરીનું પ્રમાણ જ્યાં સુધી એ પ્રમાણ એનો પ્રભાવ હોય છે ત્યાં સુધી હોય છે હા ત્યાં સુધી વર્તે ત્યાં સુધી આજ્ઞાનો લાભ મળી શકે છે અને એ આજ્ઞા જો બુદ્ધિથી એવો બુદ્ધિશાળી કોણ હોય કે બુદ્ધિથી પકડી શકે અને એવી બુદ્ધિશાળી એવો હોય કોક વિરલો એ વિરલ પુરુષ હોય તો જ હોય તો એનો પણ લાભ લઈ શકે છે બોલો પણ એ બહુ કઠિન છે શિવજીના વિષપાન જેવું છે શું કહ્યું અને બોલ સાચવવો એમાં એ શિવજીના વિષપાન જેવું છે એ વિષ થયું અને પચ્યું તો પાંચ મહાવ્રત પસંદ થઈ ગયા બધો વ્યવહાર હોય છતાંય હવે આટલું આ તો બહુ આકરું કહેવાય એક બોલ સચવાયો કે છે બોલ સચવાયો બસ કે છે સમજે બહુ ગંભીર છે એટલે અહીંયા આગળ અશરીરી ભાવ કયો તે આપને આત્મ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ પછીનો એ કયો અને આ કાળમાં પાંચમો આરો છે કળિયુગ છે કળિયુગનો પહેલો ચરણ છે બે ચરણ છે પહેલું અડધું અને બીજું અડધું પાછળનો ચરણ સમજાયું એટલે પૂર્વાર્ધ કહેવાય એનો ત્યાં સુધી આ મુક્તિ માર્ગ છે અને એ મુક્તિ માર્ગમાં આજ્ઞા ધર્મ જે રીતે છે એ રીતે આ કળિયુગના પ્રમાણથી આજનો આપણો આજ્ઞા ધર્મ છે સમજાયું કારણ કે આશ્ચર્ય છે આ તો વ્યવહાર ખપાવ્યા વગર વ્યવહાર બધો અકબંધ રહ્યો એટલે પોતાનો પોતાની રીતે કમાણી કરીને લાયેલા તે મન વાણિકા અને એની જોડેનો અને એ ખજાનો ખાલી થવાનો બધો ભરાઈ ગયેલો હતો તે એમાં અમુકમાં ખજાનો એવો હોય કે નીકળતા નીકળતા આપણને પાછું એમાં મોહનું આચ્છાદિત પણ થયા કરે શું થાય થાય થાય મોહનું મોહ મોહ મોહ આચ્છાદિત પણ એટલે એની દ્વિધાપણામાં આ તે આ તે રહ્યા કરે એવું એમાં આ ધર્મ આપણને આવી રીતે મળ્યો છે અને કુદરતી રીતે જે દાદા ભગવાનથી આજ્ઞા અદભુત નીકળી છે અને આજે આપણને પણ આ પ્રાપ્ત છે અને ચાલુ છે એનો પ્રભાવ છે દાદા ભગવાનનો એમના યશનામ કર્મનો એમાં એમાં કોઈનું કશું ચાલે એવું નથી કોઈનું કશું ચાલે એવું નથી હું મારા અનુભવથી કહું છું આ અનુભવથી કહું છું અમારી પાસે જ્ઞાન કોઈને જેનું જ્ઞાન પ્રાપ્ત થાય એમાં મને જરા પણ એક પરમાણુ પણ હાલતું ના હોય કે મેં મારાથી જ્ઞાન અપાયું જરાય નહીં ઉત્તમ શાહ એક પરમાણુ ના હાલે આ હું મારા મોટાઈ બતાવવા માટે નથી કહેતો પણ કૃપા એમની ઘણી માથે છે અને એના માટે આજ્ઞા અને આજ્ઞા ધર્મ આપીએ છીએ તેમાં હું આપનારો નથી પરંતુ મારી હાજરી અને અસ્થિ એ કામ કરે છે કોઈ કહે કે અમે પરદેશમાં છીએ અહીંયા છીએ તૈયા છીએ આ કરી છે દાદા અને હાજર થઈ અને મારું જે કામ હોય મુશ્કેલી હોય તો મુશ્કેલી તરી જાય છે હું તો હાલ્યો ચાલ્યો નથી ગયો નથી કશું નથી સમજાય છે એટલે આજ્ઞાધર્મને આજ્ઞાધર્મનું પાલન આપણને આવી સ્ટેજે મૂકી શકે છે એમ મારું કહેવું છે પરંતુ આજ્ઞા સ્વતંત્ર પુરુષની હોવી જોઈએ બધી રીતે મુક્ત હોય એવો સ્વતંત્ર પુરુષ જોઈએ એમાં ક્યાંય પણ કોઈને માનવા માનવા પણ થોડું પણ હોય પણ થોડું હોય તો ગમે તેવા સંયમદારી હોય કે સંસારી હોય ત્યારે આ સમજી લેવું જોઈએ દાદા કહે છે કે જ્ઞાન પ્રાપ્તિ પછી આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ પછી તમે જ્ઞાની જ છો પરંતુ એ જ્ઞાની તમારા માટે અંતરથી તમે તમારા માટે છો નહીં કે લોકો અને અન્ય માટે આ બહુ સમજવા જેવી વાત છે જ્ઞાની સર્વસામાન્ય અને લોકમાન્ય કેવા લોકમાન્ય સરળ સમાન સામાન્યપણે ત્યારે એ જ્યારે એ પદ સંપૂર્ણપણે મુક્તિએ કરીને મન વાણી કાયા કરતી મુક્તિએ પડીને અને મન વાણી કાયા તે હોય તે એટલી દિવ્યતા એ કરીને હોય કે સહજપણે હોય કુદરતી મળે કુદરતીપણે આમ તો જીવન શરીર કુદરતીપણે જીવાતું જાય છે પરંતુ આપણે અંદર શુદ્ધાત્મા સ્વરૂપે જેટલા સ્થિર થયા હઈએ શુદ્ધાત્મા ભાવમાં જેટલી સ્થિરતા આવી હોય સમજાયું એટલી આપણી એટલે આપણા સિદ્ધપણું કારણ સિદ્ધપણું આપણું બરોબર એસ્ટાબ્લિશ થયું કારણ કેવળ જ્ઞાનપણું એસ્ટાબ્લિશ થયું કાવર કેવળ કેવળ જેટલું આપણું અંદર પ્રસ્થાપિત થતું જતું જાય એની સાથે એ સિદ્ધતા હોય જ કેવ જ્ઞાન અને સિદ્ધતા બે સાથે સાથે છે પણ કેવ જ્ઞાન એ દેશ સાથેનું છે અને સિદ્ધ દશા પછી છેલ્લી આત્યંતિક મુક્તિ એ અશરીરી સો ટકા સ્વરૂપે છે કેવળ ચેતન સ્વરૂપે હા એટલે આ આજ્ઞાધર્મ વ્યવહાર દ્રષ્ટિથી હું નામદારી છું અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું by relative point by relative view point હું નામદારી છું બાય રિયલ વ્યૂ પોઈન્ટ હું શુદ્ધાત્મા છું એ જોડી છે આંખ બે છે અને બે આંખ છે તો કોઈ પણ પદાર્થ દેખાય છે તો એક જ દેખાય છે એક સ્વરૂપે સિવાય કે આપણે શિવજીની પ્રસાદી જરા બધા લેવી ગઈ હોય તો જ બે દેખાય શિવજીની પ્રસાદી પણ શિવજીને એવું ના થાય શિવજી બે નહીં દેખાય કે શિવજી છે એ તો સમજાયું ને એકત્વને એક ભાવને પામેલા છે એટલે ત્યાં દ્વિધા દેખાવામાં ના હોય એ પચન બધું થાય બધું સમજાયું આપણા વ્યવહારમાં પણ બ્રહ્મચર્ય એવું સુંદર રીતે હોય એમાં આ દયાનંદ સરસ્વતી જે રપાવે છે તો પણ જો કેવી હાલત થાય છે આપણે જાણીએ છીએ કે નહીં પ્રખર વેદાંતિ દયાનંદજી બોલો હંમેશા આવા નિસ્વાર્થ અને પારદર્શક એવા કોઈ પણ જીવ હોય છે ત્યારે સંસાર જેને અજવાળું ગમતું નથી એ એને એ અજવાળું જલ્દી બુજાય તો સારું એમ થઈ જાય છે કંઈ ને કોઈ નિમિત્ત બની જ જાય છે ઉત્તમ શાહ કારણ કે જગત અને જગતનું જીવન સંસાર જેને કહીએ છીએ એને એને અજવાળામાં નથી હોતો એ સંસાર આખો બધો અંધારામાં જ જીવાય છે સાહેબ આવું છે <laughs> આ તો દાદા ભગવાનથી અમે સમજ્યા હતા તેની વાત કરું છું દીવો થયો પ્રકાશ થયો અરે આ શું થઈ ગયું જરૂર હતું અરે તાજી નાખે છે આવું થાય છે એટલે આ પહેલી આજ્ઞા કેવી રીતે અસરીભાવ કરે તો કે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે કરે એટલે રિયલ વ્યૂ પોઈન્ટથી એ આવડે એટલે કે રિલેટિવ એ આગળ આવશે તમારે હા તમે આગળ પૂછો જ છો તમે શું એટલે ત્રીજા ત્રીજામાં આવશે સમજાયું તો આગળ જવું જી ચાલો આનું સમાધાન થઈ ગયું ને પૂરું વ્યૂ પોઈન્ટ બે સાથે સાથે હોય નિશ્ચય રિલેટિવ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ રિલેટિવને આગળ શું કામ મૂક્યું કારણ કે હંમેશા ગોળો ગાડીની આગળ જ હોય છે શું કહ્યું ઘોડો ગાડીની આગળ ગાડી એટલે શું કે ગોળા વગર ચાલે નહીં એવી હા એનામાં ચાલવાની શક્તિ જ નથી ને ગતિ જ નથી તો એ તો નિર્વિહારી છે હા ના સમજ્યું એ ઘોડો એને વિહાર કરાવે બીજું શું હવે જો પાછળ હોય તો ઊંધું થાય ગાટાની સાહેબ બરોબર બહુ સુંદર વાત એટલે બે આજ્ઞા વ્યવહારને આગળ મૂક્યું સમજાયું ને એટલે આપણે વ્યવહાર વ્યવહાર વ્યવહારને આમ કરી કહીએ છીએ પણ ના વ્યવહાર જ મુખ્ય છે કે જે નિશ્ચયને જો પ્રત્યેક વ્યવહાર એને પ્રત્યેક વ્યવહારની પરિસ્થિતિની અવસ્થા એ મનથી હોય વાણીથી હોય કાયાથી હોય કે શરીરના કોઈ પણ વ્યવહારિક સંબંધથી હોય એમાં નિશ્ચયનું પ્રતિપાદન કરે શું કહ્યું એટલે પ્રાપ્ત નિશ્ચયને મજબૂત કરે બરોબર શું કહ્યું પ્રાપ્ત નિશ્ચયને મજબૂત કરે બીજ છે ફૂટી નીકળ્યું છે ખાતર પાણી બધું જ આપવામાં આવે છે જમીન કેરવાય છે તેમ એ મૂળિયું મજબૂત થતું જાય છે અને ઝાડ સ્વયં એના એનામાં આવી જાય મૂળિયાની શક્તિથી સમજાયું ને દારીથી ફળ છે ફળથી દારી નથી ફળ ફળથી દારી ના હોય દારીથી ફળ છે દારી દાર કહીએ છીએ ને આપણે હમ આ તો નરસૈયો કે છે આવું નરસૈયો કે છે ને એટલે હજુ આ ભક્તિનો યુગ છે એટલે આવા ભક્તિના યુગમાં પણ બહુ સુંદર હોય છે ઘણું સુંદર હોય છે કલાપી જેવા રાજવી લાઠીના પરંતુ આટલી નાની વયમાં એમનું આયુષ્ય અંત આવે છે તે પણ આવી કરુણ રીતે જ આવે છે સાથે આપ તો જાણતા હશો ચોવીસ કે એવું છે ચોવીસ જ વર્ષ અને એમના વિચારો ઉદાત અને શું ત્રણ ત્રણ સાથીદારીઓ હતી સાથ દેનારીઓ સમજ્યા ને એક તો આવી પડેલી પાછી કે નહીં હું તો વરગ મારીશ તમને આવી પણ એમને આ પેલી બેનું જરાક એ હતું તમને ખ્યાતાન થતી હતી બધી એ અત્યારે કોઈ જાણતું નથી કેવી રીતે અંત આવ્યો પણ ઘણા ખરા માને છે કલાપીને જાણનારા કે આ એનાથી અંત આવ્યો છે કંઈક ભેરવાયું છે અંદર પછી તે જમાનામાં તો કંઈ ખબર નથી કે કશું હોઈ શકે ઝેર પણ હોઈ શકે અથવા તો અમુક રોગ એવો હોય શરીરનો એનાથી પણ એક કલાપીજી એમનું દિલ એવું રુજુ હતું એ કવિ એ રાજવીનું લાઠીના બહુ રુજુ પણ વ્યવહારમાં એમને બધું આ બધું વાલું છે ને રાજ ને એ બધું મળેલું ને ઉઘરામણ ઉઘરાણું મળેલું અમુક ગામોનું બધું એ બધું બધી રીતે એમાં એ વહેતું જ રહ્યા કરતું હતું વહેતું રહ્યા કરતું હતું સાહેબ એ ચાલ્યા કરે પણ પોતે અંતરથી ન્યારા હતા એટલે આજે બેગાડી બહુ પ્રખ્યાત છે કે નહીં સાહેબ કોને તમે જાણતા હશો હે રે પંખીડા સુખથી ચણજો શું કે છે ગાવ ને સાહેબ બોલો ને કઈ કોઈને આવડતું હોય બે લાઈન તો બોલો હે જસવીને આવડશે એટલે વિપુલ તને આવડવું જોઈએ જય સચિદાન રે પંખીડા સુખ ચણજો ગીતડા કાઈ ગાજો સાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો <laughs> <laughs> અત્યારે યાદી ભરી છે આપની એ શુદ્ધાત્માની યાદી જ્યાં જ્યાં નજર આ વ્યવહાર દ્રષ્ટિ પડે ત્યાં યાદી ભરી છે આપની એટલે શુદ્ધાત્માની યાદી દેખાતા શરીર છતાં શુદ્ધાત્માથી અશરીર ભાવ પણ એ એ ક્વોલિટીના હતા હા સાહેબ બહુ સરસ છે સાહેબ રાજા એવો થયો બધા એવી થઈ આખું એનું કઈ નહીં તો આવું ન બને આ ધરાએ અમૃત પીરસવાનું બંધ કર્યું છે કારણ કે રાજાના હૃદયનો ભાવ બદલાયો એટલે કુદરત સાથે બદલાઈ ત્રેસઠમાં અમને પહેલું મળ્યું ને ફેબ્રુઆરીમાં લગભગ ફેબ્રુઆરી હતો મહિનો પણ કયું મને તારીખ બારીખ તો ખ્યાલ નથી કારણ કે સાવ સ્તંભિત થઈ ગયેલા એટલે સ્તંભિતતામાંથી સ્થિર કર્યા દાદાએ એવી અવસ્થામાં જ્ઞાન આપેલું भर दरिए दूध का खाता है ये तो उसकी लीला ઉત્તમ શાહ એમાં બચાવ બચાવ એવું કશું નહીં હા અમે તો જે હોય તે પણ દાદા જ એમને બધું એમને કીડીના પગનું ઝાંઝરનું બધું સંભરી જાય ને પાછું કીડીના પગનું ઝાંઝરનો અવાજ કેટલો મોટો થાય એટલે કોને તમે લોકો હે કીડીના પગને કેટલું મોટું ઝાંઝર હોય અને એમને સંભળાઈ જાય અને આપણે વાજા ઢોલ વાગતા હોય તો ના સંભળાય એને ભાવ સાંભળવાનું કે છે હા આ કાન દ્રવ્ય સાંભળે છે એનો ધર્મ છે પણ આ વાત છે એટલે પોતાનું બધે જ્યાં છે ત્યાં કોઈ પોતાની અંદર એમને રહેવા ના દે પણ બધે બધામાં રહેલા હોય હોય હોવા પડે શું કહ્યું હા બધા એનું આમ તો કેવી રીતે બધા હોઈ શકીએ આપણે હમ ના ના બારીઓ બારીઓ ખર્ચે પડશે બધું બંધ કરી દે કે નહીં નહીં નહીં કે સમજાય છે કે કેસેટમાં જરાક અમારી થાય ને તો સવારમાં દાદા એ બધી વિધિ વિધિ બધી બતાવી દીધેલું આમ તે ચાલ્યા કરે અને એ બેસે એટલે એ બોલે એ બોલે હું ઓલાયા કરું મારા મને ખબર તો ના પડે એમ કરતા કરતા બધું આવી ગયું અંદર ત્યાર પછી એક દિવસ અમારો ગયો નથી આજે સુનતાળી સુનતાળી વર્ષ ગયા છે પણ એ કૃપા ધની ધણી માતા પર માસ્ટર માસ્ટર સમજાયું કોઈના ઉપરી ના થાય એવા હમ પણ આપણે આપણને એમના ઉપરી બનાવી દે પાછા ઉત્તમ શાહ બોલો ને આપણને એમના ઉપરી બનાવી દે હા કે પણ એવા પાકા કે માથા પર ચડી ચડવા ના દે મા બહુ પાકા હતા દાદા બાદરણના હતા ને કીકાભાઈ કે આખી દુનિયાની ઓટીમાં ગાડીને ફેરવું ફરું છું કે છે શું કહેતા હતા કનુભાઈ હભરો છો કે આખી દુનિયાને મારી ધોતીની ઓટીમાં ગાલીને ફરું છું કે છે એટલે બહેનો હભરે છે કે નહીં બધી હે ઓટીમાં ગાલીને હા કે બ્રાહ્મણના બ્રાહ્મણ હતા ક્ષત્રિય ક્ષત્રિયના ક્ષત્રિય હતા વૈશ્ય વૈશ્યના વૈશ્ય હતા અને સેવક નાય સેવક હતા આ સેવા કરનારા સેવકો એને શુદ્રો કહીને એને બધા ઉતારી પડી સારું લાગે સેવકો સેવા કરે બધા સેવકો બધાની કોઈ બધા આટલું મોટું આપણો સમાજ છે સંસાર છે તેમાં બધાની વહેંચણી હોવી જોઈએ ને કામની ટીકાભાઈ શું કહો છો ટીકાભાઈ સંભળાય અહીંયા ટીકા અવતરણ ને મૂકી આપને એને અહીંયા લાવે કરવું સંભળાય છે હે કરવું અહીંયા કનુભાઈ આગળ મૂકો હે નરેન્દ્ર સાહેબ તો રાખો રાખો રાખો એટલે હવે અશરીફમાં સમજી ગયા ભાઈ હમ જ્યાં જ્યાં વ્યવહાર દ્રષ્ટિથી શું કહ્યું નજર પડે છે ત્યાં ત્યાં શુદ્ધાત્મા યાદી ભરી છે આપની સમજાયું ને તે અમને પહેલેથી જ કરુભાઈ જરા બોલાઈ ગયેલું દાદા આમ કરી મને જોવા લાગે પણ જ્યાં જોયું તે રાત દાડો એ જ રહ્યા કરે કશે જ નહીં એ તો એવા તો ચૌદ ચૌદ વર્ષ ગયા એક બે નહીં પછી ઉદય આવ્યો હવે રણ આવે ઉદય આવે તો રણમાંથી પસાર તો થવું પડે ને સાહેબ શરીરની શક્તિ નહીં કશું ચાલવા દો ચાલવા દો એ અમારા વડોદરા સંઘપતિ કહે છે કનુભાઈ ખરું કહ્યું તમે તો રીતિમાં વાણ ચલાવ્યું કે છે મને મોટા સાહેબને આપણે શું કહ્યું રેતીમાં વાણ ચલાવે અમારા વડોદરાના સંઘપતિ કે અને અમારા કાકા થાય પાછા એટલે ભાદરણના અહીંયા પાછળનું ઘર છે એમના ભાણા થાય જે ઘર આ હોલમાં આવી ગયું છે પેલી બીમથી બધું એ બધું બધું કૃષ્ણ પ્રસાદ જસભાઈનું એમના ભાણા થાય કરમ કનુભાઈ હમ તો હવે સમજી ગયા બરોબર આગળ જઈએ ચાલો અનુભવ સૂત્ર પુસ્તિકા નંબર પંદર એનું સૂત્ર નંબર છે ત્રણસો ને સત્તર સર્કલમાં સેન્ટર એસ્ટાબ્લિશ થઈ ગયું બોલો તો એસ્ટાબ્લિશ્ડ સેન્ટર પેલું એસ્ટાબ્લિશ ને બીજું એસ્ટાબ્લિશ્ડ એટલે તમે ઈડી નથી લખ્યું એસ્ટાબ્લિશ્ડ સેન્ટર બોલો સેન્ટ્રીપિટલી એટલે કે કેન્દ્રવર્તી સેન્ટરમાં કેન્દ્રવર્તીપણે સેન્ટરમાં સમાઈ ગયું બરોબર સાહેબ સેન્ટ્રીપિટલી એટલે કેન્દ્રવર્તી અને સેન્ટ્રીફ્યુગલી એટલે ફેલાઈ જાય આમ મોટું એ પથરો નાખે એક ચગન પછી બીજું મોટું થયું બીજું થયું અને કિનારો આવે પછી ત્યાંથી બધી અટકી જાય ખરે કર્યા કરે સેન્ટ્રીપીટલ અને ફ્યુગર ઉત્તમ શાહ ગણિત આવડતું નથી હા બસ સાહેબ દાદાજી પુષ્પાબેન આમાં આમાં આમાં જે આમાં જે સેન્ટ્રીફિકલી એટલે પરીખ આખું આવે છે ગુજરાતીમાં જેને કહીએ છીએ આજે સમુદ્રમાં વમળ આવે છે વમળ હા અને વમળ જો વમળમાં ફસાયું ને તો એને આમ કરે આમ આમ આમ આમ કરીને કરકી જાય હા સમજ્યું છૂટવું બહુ મુશ્કેલ છે શુદ્ધાત્મા દાદા કે છે મારે તે આયેલો શુદ્ધાત્મા પર પ્રાપ્ત થયેલો છૂટી શકે નહીં પછી પ્રમાણ વચન પ્રમાણ કાયમનો છૂટી ગયેલો <laughs> પછી કોઈ જગ્યાએ ફસાઈ ના શકે પછી વ્યવહાર તો આ જ કરે એવું છે સમજાયું અને દાદા ત્યાં સુધી કહેતા હતા મામાનીપુરમાં પોતાને એટલે તે દોતડો ચડ્યો હોય ને ત્યાંથી ઉઠું પછી ચાલી પછી ઘર આવે પૂરમાં તો તે આવે અને જુએ બસો ઉટલો ચડ્યા છે આવે ઉટલો ચડી અડધા આવી ગયા ને પછી એને અંદર નજીક આયે છૂટકો કે છે અને આવ્યો અને એક વાત મારી પાસે આવી ગયો ને એ પછી છટકી નહીં શકે શું કહે છટકી નહીં અહીંયા જલાઈ ગયેલો છટકી ના શકે એને મુક્ત થવું જ પડે દાદા કહેતા દાદા કહેતા હું હવે ચંદ્રકાંતભાઈ નટુ કાકા જ્યાં શરૂઆતમાં થોડા થોડા બેસતા હતા તાની વાત છે આવી વાત હતી શ્રીપંડિત ના કે પણ આવું નીકળી જાય કોઈ વખતે એમ દાદા હોય ને પોતાની શુદ્ધાત્માની મસ્તીમાં અને તે વખતે તો જેમ ઊંકો ખેંચાય બધા નીકળે પછી નટુભાઈ ભરી ભાઈ ઠાસી ઠાસીને આપતા હતા કે જલ્દી નીકળે કઈ સત્સંગ કઈ <laughs> ઓછું તમાકુ ભરાય તો ભરીને પણ દબાઈ દબાઈને આપે પાછા કરુભાઈને વીટી વિક્ટોરિયા સ્ટેશને ગયા ત્યાં મુંબઈમાં અને બહાર નીકળ્યા ક્રાફર માર્કેટ જ્યાં જતા પેલી દુકાનો છે એમાં એન્ટીક વાળી દુકાન એ બધું જોયે તો મેં જોયું તો બહાર પેલું શોકેશમાં આવડું નાનું ઉકલું મૂક્યું હતું આવડું નાનું મેં કહું કા ઉકું દાદા પેલી બીડીઓને અમારા કામ પર જઈએ તો સિગરેટ પીએ કનુભાઈ પેલી પનામાં લઈ આવો એટલે પનામાનું બોક્સ હું આવડું લઈ આવું તે ચાલ્યા કરે કારણ કે એમને તો એક પીવે ત્યારે બીજી દસ વેચવા જોઈએ લેવે લે પી પી સાચી એવું નથી અમુક ખાતું અમારા ઘરમાં હું મીરામાં બે જણા બેની રસોઈ અને મહિને ત્રણસો ત્રણસો જણ ખાય જમે હા દાદાની હરી લાફી ઇકોનોમી હતી લાફી ઉત્તમ શાહ લિબરલ ઇકોનોમી નોબલ ઇકોનોમી કેવી નોબલ ઇકોનોમી ઇકોનોમિક નોબિલિટી નહીં નોબલ ઇકોનોમી નોબલ ઇકોનોમી સમજ્યા એટલે આ સેન્ટરમાં સર્કલમાં સેન્ટર એસ્ટાબ્લિશ થઈ ગયું હવે કોઈ પણ સર્કલ સેન્ટર વગરનું હોય ઉત્તમ શાહ કહો મને બોલો મોટેથી મોટેથી બોલો સેન્ટર વગરનો કોઈ બી સર્કલ ના હોય પણ તમારા એન્જિનિયરિંગમાં તમે કસોર હોય છે ના લો દોરી નાખ્યું સર્કલ લો એવું નથી કહેતા ગમે તેનું સરસ ગોળ દોરી શકે પણ સેન્ટર વગરનું જ છે સેન્ટર તો ક્યારે કહેવાય કે સેન્ટર પ્રાપ્ત થયું હોય અને પછી એ સેન્ટરથી સર્કલ આખું સ્થિત રહેતા રહે એટલે કે એ વ્યવહારથી આખો વ્યવહાર આમ કરતો એ સેન્ટર આગળ કેન્દ્રવર્તી થઈ અને કેન્દ્રમાં સમય જાય ત્રણસો સાહીઠ ડિગ્રીએ એ વ્યવહાર કહેવાય છે વ્યવહાર તો અહીંયા આ પ્રાપ્ત થયું છે કે અહીંયા સુધી હોય તો છેલ્લો જે વીસ ત્રીસ ડિગ્રી કેટલું બાકી બાકી રહેલો હોય એ પાછો ઉપર બાર બાર વાગ્યા હોય કાંટા બે સમય જાય નાનો ને મોટો કાંટો દેખાય જ નહીં તમે કયો નાનો કયો મોટો શું ખબર પડે હમ એટલે આખી theory of relativity complete theory of રિયાલિટીમાં વિલીન થઈ જાય વિલીન થઈ જાય ખરી દાદાજી થિયોરી ઓફ રિલેટિવિટી આખી થિયોરી ઓફ રિયાલિટીમાં વિલીન થઈ જાય વિલીન થઈ જાય આખી ખરાબ થઈ જાય સમજાયું ને એનો પડછાયો પડછાયો ના પડે પછી એટલે પછી આ પ્રયોગો ક્યાં કરવાની જરૂર હતી પછી સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી કરવા જાઓ કે ભજગણમાં પડી જવાય એની સ્પેશિયલ કરવાની સામાન્ય છે એની સ્પેશિયલ કરી નાખવાની બોલો ને સામાન્ય અને વિશેષ કરાય સાહેબ ના કરાય સામાન્ય એટલે બધું જ આવી જાય એની અંદર બધું જ ત્યારે કેન્દ્રવર્તી થાય છે ગાંઠાણી સાહેબ એ તો એટલે તો કહ્યું આ કે સર્કલમાં સેન્ટર એસ્ટાબ્લિશ એટલે બરોબર પ્રાપ્ત થઈ ગયું તો એ એસ્ટાબ્લિશ્ડ એટલે પ્રાપ્ત થઈ ગયેલા સ્વરૂપે એ સેન્ટર એટલે સ્ટેબલ થઈ ગયા સ્વરૂપે એસ્ટાબ્લિશ એટલે સ્ટેબલ સેન્ટર સેન્ટ્રીપ્રિટલી એટલે કે કેન્દ્રવર્તીપણે શું બધા બધા જ વ્યવહારોમાં કેન્દ્રવર્તીપણે સેન્ટરમાં સમય ગયું એટલે આખો વ્યવહાર સમાઈ ગયો બેવ કાંટા નહીં સમજ્યું એટલે વ્યવહાર સંપૂર્ણ સો ટકા શુદ્ધ થઈ ગયો કોઈ બાકી જ ના રહ્યું કશું બીજું શું તારે કેન્દ્રવર્તી કેન્દ્ર પ્રાપ્ત છે તો સ્વકેન્દ્રી શું બધા પરવ્યવહારોમાં એ બધા પરવ્યવહારો સ્વકેન્દ્રીયપણે સ્વકેન્દ્રીયપણે શું સ્વકેન્દ્રમાં જ સમાતા જતા જાય સમજાયું ઓલવેઝ એમાં તારે તો કાંટો ખસે નહીં તો ખસે કેમ કરીને શું કહો છો એમાં કરવા વાળું કશું નથી પાછું બિલકુલ કશું કરે હાલા ચાલ્યા વગર કર્યા વગર ખાલી જોવા જવાનો બસ બીજું કશું નહીં શું કહ્યું જશભાઈ બોલો ને હા ના આવે સાચું કોને આવે મોટેથી બોલો ને તારે સાચું છે સર ખરેખર સાચું હું ભાદરન છું એટલે સાચું એવું નહીં કે ના એવી રીતે નહીં અમે અનુભવીએ છીએ સાહેબ ને છે દાદરિયા વિલીન થવું એ શું છે વિલીન થવું એટલે વિલીન થવું કઈને કહ્યું ને છે આખું વિલીન એટલે લીન નહીં પણ લય નહીં શું કહ્યું લીન નહીં લય લીનમાં તો કરવું પડે વ્યવહારને નિશ્ચય સ્વરૂપ કરવો પડે એ તો કરવા પડે છૂટી ગયા છીએ એટલે એ લય થતો જતો જાય નહીં સમજાયું ક્ષમાતો જતો જાય શમન થતો જતો જાય એમ કે છે બીજું લઈએ કે ગાંઠાણી સાહેબ બોલો ને પછી અનુભવ શ્રેણી પુસ્તિકા નંબર છવ્વીસનું છે હાજી એમને આપણ જરા બોલવાનું બોલવાનું આપજો એટલે બધાને સંભળાય આપણે આપણે રિલેટિવિટીની વાત કરી આપણે રિલેટિવિટીની વાત કરી એમાંથી રિયાલિટીની વાત કરી એમાંથી રિયાલિટીની વાત કરી એમાં એબ્સોલ્યુટ ક્યાં છે એમાં એબ્સોલ્યુટ એ જ કે રિયાલિટી અને રિલેટિવિટી બંને સો ટકાએ સ્થાપિત થઈ જાય એટલે રિયાલિટી સો ટકાએ હંડ્રેડ પર્સન્ટ નિશંકપણે નિશંકપણે નિશ્ચયથી એ સેન્ટર્ડ થઈ જા સમજાયું રિયાલિટી એટલે કેવળ સ્વરૂપ થઈ જાય એટલે કેવળ જોવા જાણનાર છે તે જોવા જાણવા પણ રહે નહીં પણ એની મેતે રહ્યા કરે શરીર છે છતાં પણ એટલે વ્યવહાર છે શરીર એટલે રિલેટિવિટી શરીરને રિલેટિવિટી કહી શું કહ્યું શરીરને રિલેટિવિટી શુદ્ધાત્માને રિયાલિટી કહી રિયાલિટી એટલે અસ્તિત્વ અને અસ્તિત્વ કેવું તો કે વસ્તુ સાથેનું વસ્તુત્વ વસ્તુત્વ જે અવસ્તુ છે કે જે વસ્તુ નથી એમાં વસ્તુ સ્વરૂપ માનેલું એમાંથી મુક્ત થઈ અને પોતે વસ્તુત્વ સ્વરૂપે એસ્ટાબ્લિશ થાય છે પ્રસ્થાપિત થાય છે અને પછી અવસ્તુ સ્વરૂપ એના એના સ્વભાવમાં પરિણામ થતું જતું જાય છે સ્વભાવમાં એનો સ્વભાવ છે આ વસ્તુનો પણ સ્વભાવ છે અને વસ્તુનો પણ સ્વભાવ છે એટલે એવી રીતે બંને કામ કરે છે આજ્ઞાધર્મથી અને આ પુરુષાર્થ જે છે જાગૃતિનો આખો આ ધીમે લઈ જાઓ જવાનો બધા બેસાય નહીં એમ નથી એકલા સાથે આવ્યા છે ધીમે જાઓ ખૂબ સારું છે હા તે ખૂબ સારું ખૂબ આશીર્વાદ આવીશ આવીશ જરૂર આવીશ કાલનો દિવસ શું કાલ હાજર નીકળવું ઘરે જવું પડશે અમારે આવી આવીશ ને હા અમના પપ્પાજી સાહેબ તે ખેરાલુ એમના તમે બધા રહે ને કે અમારી ઉંમર તે વખતે તો બાર ચૌદ વર્ષ હશે કદાચ બાર બારેક વર્ષ કીધું તારે ગયા હતા એક લગ્ન હતું એ ખેરાલું એમના કુટુંબનું અમારા કુટુંબી થયા તે ગયા હતા એ ખેરાલું ખબર છે ને તારંગા બધું જાય તે બધું વરસામાં આવે ને ખેરાલું ત્યાં ત્યાં એટલે એ લગ્નમાલમાં કુટુંબના બધા ગયા હતા સાથે નાનપણમાં નાનપણમાં તો લગ્ન મળે તો બહુ ખુશ થઈ જતા હતા ને લગ્નમાં પણ મને ચડવો કે છે હવે બાળપણ અને બાળપણના સ્મરણો આપણા પ્રકાશમાં અને આપણી નજર સામે સહેજા સહેજ એ પાસ્ટ અવસ્થાઓ જેમાંથી પસાર થયા છીએ સહેજ સહેજ એ દર્શનાયા કરે દેખાયા કરે સહેજા જ આપણે ખેંચીને એમને જોવાની ના હોય સહેજા એ સહજતા છે એ સહજતાનું પ્રમાણ છે સમજાય છે જ્યાં સુધી પ્રતિક્રમણ અને પ્રતિક્રમણ સ્વરૂપે પુરુષાર્થ એ વિધિપૂર્વક અંતર નથી રહેતો આપણી વિધિ તો પછી જેની ગોઠવણી પ્રકૃતિ કરીને હોય એ પ્રમાણે એને કહેવાય છે પણ વિધિપૂર્વક હોવું ઘટે વિધિ એટલે શું કહેવાય છે કે ત્રણ પગથિયા સ્વરૂપ એ પ્રતિક્રમણ વિધિ હોય છે કયા ત્રણ પ્રગત્યા તો કે પહેલમ પહેલું પગથિયું આલોચન શું કહ્યું એટલે દેખાતું નહોતું તે દેખાવા લાગે શું કહ્યું બોલો કારણ કે એ દેખનાની સામે પ્રત્યક્ષ થયું ને હા આલોચન હા આ છે ને તે દેખાવામાં દેખા દેખનાર પાસે દેખાવા લાગ્યું આલોચના એના પરથી આવી હા એને પુરુષાર્થ કહ્યો શું કહ્યું અને દેખાવા લાગ્યું ત્યારે કહ્યું ઓહો આ તો આવું ઘટે સુધરી જવું જોઈએ એટલે પ્રતિકમણ એટલે એમાંથી પ્રતિ તરીકે પાછું આવીને સેન્ટર તરફ આવે એટલે પેલું ક્રમણ સ્વરૂપ શરીર થઈ જાય આખું એટલો ભાગ એટલી ભાગ ભૂલ દેખરી એટલો શું કહ્યું અતિની અતિ હતું બાર અને આલોચન થયું એ એનું પ્રતિ અને ક્રમણ એટલે એટલે બધું એ જ ભાગમાં થાય છે કયા ભાગમાં અવસ્તુ ભાગમાં જ એટલે પર સ્વરૂપમાં શરીરના ભાગમાં પૂતગલ જે ભૂલ સ્વરૂપે આઉટ ગયું હતું સેન્ટ્રીફ્યુગલી અને સેન્ટ્રીપ્રિટલી એ થતું એનું પ્રતિક્રમણ કહેવાય ઉત્તમ શાહ સમજ્યું એ પુરુષાર્થ છે આખો અને પ્રત્યાખ્યાન એટલે સેન્ટર્ડ છે આપણું સ્ટેટ એ સેન્ટર્ડ તે નહીં નિર્ણય નિશ્ચિત કેવળ હું શુદ્ધાત્મા જ છું અને હવે આવું અતિ સ્વરૂપ ક્યારેય પણ હું ના થવા દઉં હું કરીશ નહીં કરાવીશ નહીં કરતા પછી અનિમોદીશ નહીં હું બોલીએ છીએ તે વ્યવહાર ભાગમાં બોલીએ છીએ અને બોલતી વખતે આપણું શુદ્ધાત્માનું સેન્ટર્ડ ભણવું આપણું લક્ષ્ય હોવું ઘટે ત્યારે એ યથાર્થ પ્રતિક્રમણ થાય વિધિપૂર્વક એક ચાવલના કેટલી વાનગીઓ બને છે અને દરેક વાનગી બનાવવા માટે એની સ્પેશિયલ વિધિ હોય છે જીરા ભાત બનાવો તો તે પુલાવ બનાવો તો તેમ સાદો ભાત બનાવો તો તે બિરંજ બનાવવું હોય તો તેમ બિરંજ ખબર છે કે નહીં સાહેબ ગોર્યુબા અરે કેટલી વેરાયટીઓ બને પુષ્પાબેન ખરું કે નહીં એ તો શોખીન છે બનાવવાના બધી કેટલી આઈટમો પણ એ વિધિપૂર્વક થાય સાહેબ આ વિધિ શબ્દ બહુ મોટો છે એ વ્યવહારને જ લાગુ પડે છે એ સેન્ટ્રી ફ્યુગલ અને સેન્ટ્રીપિટલતામાં જ સેન્ટ્રી ફ્યુગાલિટી અને સેન્ટ્રીપિટાલિટી સમજાયું ને બંને રીતે ખ્યાલ આવ્યો અહીંયા આગળ માનવ અને માનવ જીવનનું વિજ્ઞાન અને એનું મહત્વ રહેલું છે ભગવાનને ભગવાનને પામવાનું અને ભગવાન સાથે એક સ્વરૂપ થઈ જવાનું અને પછી એક સ્વરૂપે થયું એટલે વ્યવહાર બધો અનેક સ્વરૂપ હોય અને પોતે એક સ્વરૂપ સ્વભાવે થયા એટલે પછી જે નજરાય બધો વ્યવહાર વ્યવહાર આંખોથી એમાં એ આપણને દર્શનાતો જાય છે હા શું થાય છે દર્શનાતો એટલે દેખાતો જાય છે કારણ કે આપણે દેખનારા થયા ને વસ્તુ દેખાતી એના દેખનારા થયા ને અને દેખનારા અને દેખાતી વસ્તુ દેખાતું અને દેખનારું આ બંને હોય એ સાથે જ હોય હંમેશા એટલું દેખનારો હોય નહીં કે એટલું દેખાતી વસ્તુ ના હોય હંમેશા હું છું ને અરીસો છે તો અમે બે છીએ તો એ અરીસોમાં હું દેખાઉં છું નહીં તો દેખાઈ શકું નહીં સુમતી છે કે આ બિલ કોણ આવ્યું છે વચમાં એને જોવું મળ્યું છે ના પેલી ધોરી મીના છે ના ના આ ધોરી હેસ્ટલ છે અત્યારે બધું એ દેખાય એવી જરાક તો સાયન્ટિસ્ટ છે એમ કે ને ડોક્ટર પપ્પાની દીકરી હે એટલે બહુ સુંદર છે આપણે આ સૂત્ર વાંચીએ હાજી કોણ આલોચન દેખાવા માટે જતા તો આપણે કહ્યું કે વિતક્ષણ કે વિતક્ષણ કેવી રીતે મૂકવી શું બીજી બીજી શું કહ્યું તક્ષણ તક્ષણ તક્ષણ હા એ તો એ તો શું છે કે કોઈ પણ વિધિ હોય તે વિજ્ઞાની થયો ને એ બધી અંપ થઈ જાય આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન અંપ થઈ જાય પરંતુ એને જેવું અંદર ચીકણાપણું હોય એમ પદ્ધતસર એ રીતે થવું પડે અને જેમ જેમ તમારો પ્રકાશ વધે પુરુષાર્થથી શુદ્ધાત્માનો જોવાનો અને જાણવાનો આખો પ્રકાશ વધતો જતો જાય એનાથી આનંદ વધતો જતો જાય એનાથી શક્તિ ખુલતી જતી જાય આપણે અનંત શક્તિઓ કલ્પ સ્વરૂપની સમજાવ્યું ને તેમ તેમ આ વિધિ આમ થઈ જાય છે એ તો જેટલું દેહનો ભાગ સહજતામાં આવ્યો ત્યારે જ થાય છે ત્યાં સુધી એને ગોઠવીના પ્રમાણે બોલવું જ પડે રીતસર રીતસર કારણ કે આમ બીટાયેલું છે અને એ આમ વિધિપૂર્વક જ ખુલે પછી ગમે તેમ આમ ખોલવા જાવ તો નહીં ખુલે ગૂંચવાઈ જશે નહીં સમજાવ્યું તમને જેવા ભાવે વીટાયું છે એના પ્રતિભાવે એ ઉકલાવવું જોઈએ શું કહ્યું અજ્ઞાન ભાવે વીટેલું છે તે જ્ઞાન ભાવે એટલે કે અંધારામાં વીટેલું પ્રકાશે કરીને એ પ્રકાશ સાથે એ ઉકેલાવવું જોઈએ એને પ્રતિક્રમણ વિધિ કહી નહીં સમજાયું આ તો વિતરાગ ભગવાનની વિધિ છે માય ભગવાન આવી રીતે જ હતા તપ કલ્યાણકમાં મહેલ છોડ્યો ત્રીસ વર્ષે અને સાડી બેતાલીસ વર્ષે એમને સર્વજ્ઞતા ખુલ્લી થઈ જાય છે એ સાડા બાર વર્ષ સાડા બાર વર્ષ સતત દિવસ રાત આ પ્રમાણે રહ્યા છે હું શુદ્ધ આત્મા છું અને આ વર્ધમાન છે તે વર્ધમાન સાથે વર્ધમાનની અને વર્ધમાનના વ્યવહારની બધી અશુદ્ધિઓમાંથી એ શુદ્ધ વસ્તુ વ્યવહાર થઈ જાય એ રીતે રહ્યા અને પોતે શુદ્ધાત્મા સ્વરૂપે જ રહ્યા નહીં સમજાયું એ બેમાં વચમાં બહારથી પણ આવે અંતરથી પણ આવે બંને આવે પરંતુ બહારથી આવે બધી રીતે તૈયાર હતા હવે ઉપર નીચેથી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ગમે ત્યાંથી આવું અંદરમાં પણ એ છે બહાર પણ છે આવું પણ હું અને આ વર્તમાન બે જ છીએ અમારા બેની વચ્ચે જે પણ વધારમાં આવે વચમાં આવે તે અમારા બેને અમને ચલિત નહીં કરી શકે શું કહ્યું ચલિત નહીં કરી શકે ચલાયમાન નહીં કરી શકે કારણ કે અમે શુદ્ધાત્મા છીએ અમારા એ માસ્ટર પાસેથી અમે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત કર્યું છે નહીં સમજો કોંગ્રેસો કે નહીં તો બોલતા કેમ નથી કોઈ એટલે બોલો ને સમજાય છે કે નહીં ને આ બાજુ બોલતા નથી ને બોલો ને કે અઘરું પડે છે હે એમ પેલા વડીલો બેઠા બેઠા ખુરશીઓ પર આપણે કીકાભાઈ આપને સાહેબ સંભળાય છે ને હે અમને એવું ગોઠવ્યું છે કે આ વાણી ચાલે છે ને કીકાભાઈ આ વાણી ચાલે છે ને દેખાય છે ને તે અમુક અમુક સંજોગોમાં ત્યાં દેખાય છે બધું ત્યાં દેખાય ખરું અમેરિકામાં ને લંડનમાં દેખાય પણ આ વાણી જેમ છે તેમ ત્યાં સંભળાય પણ છે કેટલી જગ્યાએ સંભળાય છે સો ડેસ્ટિનેશન પર જાય સો જગ્યાએ આખા વિશ્વમાં સંભળાય છે અત્યારે મારે પેલા ડબ્બામાં પુરાવું નથી પડતું બધાને સંભળાવવા માટે જોવા માટે મારે જરાય જરૂર નથી પુરાવાની ડબ્બામાં પૂરે તો હું કામમાં લાગવાનો હતો હું ડબ્બામાં પૂરેલું કામ લાગે શું વાત કરો છો એ ક્યારે હોય કે થાકી ગયા હોય તો ચાલો આવા જુઓ પણ આ તો આપણે કઈ આવું આવું સારી આપણી પેલું કે શું કે છે ચેનાલો કે છે કે એનું આપણે જોઈએ આવી વસ્તુનું તે જોઈએ અને પેલા કેવા હોશિયાર હોય છે કે મફત બતાવે જ પાછા કેવા એ મફત બતાવે સારા માટે પૈસા નુકસાન કરવા માટે મફત દેખાડે છે ના ડબલ નફો કે લેવા માટે ઉત્તમ શાહ મારા પર અસર જોવું છે આવું નહીં અસરું નહીં ડબલ નફો લેવા માટે કારણ કે એમને તો જેટલા બધા જોનારા એમનો નફો જ છે એમનો તો લો થઈ ગયું આ તો શું સમજ્યો તરસ આપણે આ દેહે કરીને બધા સાથે જીવતા છીએ એવી રીતે રોને એ ડબ્બાવાળાનું શું જોજો કરવાનું કંટાળ્યા છે મૂકી દીધું પછી નહીં તો એ ખસી ને સમજક નહીં કહી ના દેતી પછી કોઈને કઈ હોવું તો ધીમે ધીમે પ્રેમથી કહે છે બધા સારું હોય ને તારે ચા બા પીતા ધીમે વાત મમરો મૂકી દઈએ સમજી ચાલો આ છેલ્લું સૂત્ર લઈએ એટલે સરસ હતો વાયા આ છેલ્લું એક લઈ લઈએ આપણે લઉં છું પુસ્તિકા નંબર છવ્વીસ અને બસો ને છોતેરમું સૂત્ર છે શું કહ્યું છવ્વીસમાં બસો છોતેરમું સૂત્ર વ્યવહાર જ મુખ્ય છે બોલો વ્યવહાર જ મુખ્ય છે વ્યવહાર એટલે આપણે રોજ કરીએ છીએ તે નહીં પરંતુ વિતરાગ ભાવે જે થાય તે વ્યવહાર એને ચારિત્ર કહ્યું ચારિત્ર એટલે વર્તન નહીં પણ વર્તના વર્તન તો કરવું પડે વર્તના એ સહજ બને સમજાયું કે ભરતી બોલું આ લોકો બોલતા નથી કોઈ ફરતી બોલવું પડશે ચાલશે તો પૂછવું છે આમાં કઈ કાઠાણી સાહેબ બોલો ને હે <laughs> એવું છે કે આ ચાર ઘોડાનો રથ આપણે પાંચ ઘોડા થઈ ગયા આપણે સમજાયું આમ તો પંચ જ છે બધો કારણ કે પેલો તો પંચરત્ન હોય ને બધા ઘોડાઓ ચાર એવા ને કે છે એટલે એ રથ એના હકનારા સારથી એ હોય હંમેશા હવે સારથી ભગવાન પોતે ભગવાન સારથી સ્વરૂપે હોય શું કહ્યું ભગવાન પોતે સારથી સ્વરૂપે ત્યારે એ વર્તે રથ હાંકે છે એ હાંકે છે એવી રીતે વર્તે કે રથ હંકાય છે એવી રીતે વર્તનામાં હોય મને કહો કારણ કે ભગવાન છે સારથી ભગવાન છે પોતે શુદ્ધાત્મા છે ના સમજાયું બરોબર છે મન વચન કાયા નામ નામની માયા ભાવકર્મ દ્રવ્યકમ નોકમ રૂપી સૂર્યનારાયણના સાત સાત અશ્વ સૂર્યનારાયણના સવિતા નારાયણ સાત અશ્વ હોય છે ને હા તે આ બીજા કયા તારે <laughs> મન મન વચન કાયા બોલો મન વચન કાયા નામ નામની માયા નામ નામની માયા ભાવ કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ એ સાત રૂપી સાત ગોળા ન સમજાયું સૂર્યનારાયણના અને એ સાત સપ્તર્ષિ બોલો જ્યાં સુધી એ ઉત્તર ધ્રુવ સ્વરૂપી કેન્દ્રવર્તી શુદ્ધાત્માની આસપાસ કેન્દ્રવર્તી શુદ્ધાત્માની આસપાસ ફરીને ફરીને કેન્દ્રવર્તી ના થાય કેન્દ્રવર્તી ના થાય ત્યાં સુધી સપ્તર્ષિઓની મુક્તિ કેમ નહીં થાય ત્યાં સુધી સપ્તર્ષિની મુક્તિ કેમ તપ તો બહુ કર્યા હતા વશિષ્ઠ મુનિ જેવા છે બધા આપણે બધા છે બધા ગાંઠાણી સાહેબ ગજબનું છે તો શું કરીએ કહો કેન્દ્રવર્તી થઈ કેન્દ્ર એટલે આજે કેન્દ્ર ઉપર વાત નીકળી છે ને એટલે આ બધી વસ્તુ રાગે પડે છે એ પહેલ પહેલની વખતે અમારે એક સિંગલ કરીને મળ્યા હતા આપણા સત્સંગમાં આવી ગયા છે એવા મને આખા હિન્દુસ્તાનમાં ફેરવનારા આ બ્યુરોક્રેટ્સ અને બધાને ભેગા કરું તમને કોર્પોરેટ ને બધાને એવા હતા એટલે એવા ખટપટિયાને બધે પહોંચી વરે હતો મેં કહું અલ્યા તે અમે મથુરા ગયેલા ત્યારે યમુના નદી સામે કિનારે છે તો સાહેબ આટલી બધી જમીન મળે છે ને પેલો છે ને આપણને ઓફર કરે છે સંઘમાં લઈ લો ને ત્યાં સાહેબને વાતે કરી હતી યાદ છે અહીંયા ઉઠીને અમદાવાદથી ઉઠીને ત્યાં કોણ જવાનું છે <laughs> અને યમુનાનો કાંઠો છે તો બધો બહુ ભારે છે બધો શું તીર કોમ અત્યારે બહુ ચાલે કાયમનું ચાલ્યા કરે તો ઉપાય એ કાંઠો જેવો જ આખો યમુનાનો કાંઠો એ ઉત્તર અને દક્ષિણ બેવ પૂર્વ અને ઉત્તર બે વચ પાછા સમજાયું ને બોલો એ એ સિંગલ એની આગળ અમારે વાત નીકળી હતી એની આગળ વાત નીકળી સર્વપ્રથમ એટલો બધો આફીન થઈ ગયેલો આ સેન્ટર વગર સર્કલ ના હોય અને સર્કલ સેન્ટર વગરનું હોઈ શકે નહીં આટલી જ વાત કરી હતી તમે સમજાય છે સર્કલ વર્તુળ તું ભણેલું છું ને સમજે છે કે નહીં કંપાસ બંપાસ ફેરવ્યો હતો કે નહીં હે તમે કઈ બોલો છો તમે ભણ્યા હતા એમ હે શું વાત કરો છો જૂના જમાના ભણ્યા હોય બધા જ બધું જ જાણે શું તારું સર્કલ દોરાય છે સાહેબ સેન્ટર વગર સર્કલ કેવી રીતે દોરાય સાહેબ કહો તમે આપણે કેકાભાઈ સાહેબને પૂછો કેન્દ્ર વગર કેન્દ્ર વગર વર્તુળ કેમનું દોરાય દોરાય કેન્દ્ર વગર વર્તુળ દોરાય સમજાય જોઈએ પણ હું આમ કરી શકું તો કરવાથી ક્રિયાપણાથી આમ જ થાય છે હંમેશા સમજો ને એટલે બહુ બસમો માર્ગ થયો છે એ તો કોક જ હોય કે એનું અંતે કેટલી માથાકૂટ કરીને એમ નથી થતું પણ છેલ્લે સર્કલ આવવા માટે તો કૃપા જોઈએ જ છે એક છેલ્લી કૃપા છે માર્ગ એટલે કૃપાનો માર્ગ તો કાયમ ન રહ્યો પણ પેલો બધી મહેનત કર્યા પછી છેલ્લેનો તો અહીંયા મહેનત કર્યા પહેલાનો મફતમાં મફતમાં કેમ કહો છો સાહેબ મફતમાં કહેવાય શું ખબર નથી આ તો સેન્ટર સેન્ટર આપના એટલે અવો ભાગ્ય હોય તો મળે હા અસીમ જયકારો બોલાવી લો જય સચિદાનંદ નમો વિતરાગાય નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ આ ને મંત્ર ત્યારે નમો હરિયંતાણમ બોલતાની સાથે જ આપણું ચિત્ત સિમંદર સ્વામી ભગવાન સ્વરૂપ થઈ જાય સમજાયું ને નમો સિદ્ધાણમ બોલીએ એટલે અનંત સિદ્ધ ભગવંતો છે બોલતા જ અહીંયા બોલતા જ નમો સિદ્ધાણમ બોલીએ તો આ લોકના અગ્રભાગે જે સિદ્ધ શિલા છે તે અનંત સિદ્ધ ભગવંતો છે એટલી મોટું વિશાળતા છે ત્યાં અનંત સિદ્ધ ભગવંતો દરેક પોતાના અનંત સુખમાં જ વિરાજમાન છે પરપેચ્યુઅલી કાયમના એટલું જ કેવળ અનંત સુખ એ ત્યાં છેલ્લે છેલ્લું ત્યાં જ ખુલ્લું થાય છે જ્યાં સુધી શરીર છે ક્યાં સુધી એટલો અવરોધ છે એ અનંત સુખ ખુલ્લું થવા માટેનો અને છેલ્લું જ સદા જ આખું થઈ જાય છે નમો વર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો વાય રિયાણમ નમો વાય રિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણ નમો લોહી સવ સાવણમ નમો લોહી સવ સાવણ ઐસો પંચ નમુકારો ઐસો પંચ નમુકારો સવ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસીમ મંગલાણમ ચ સવેસીમ પરમમ હવૈ મંગલમ પરમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા